વિરોધી સ્વભાવથી એ છે બધા ચાલે જાય અંતરાય કર્મ જેનાથી ઉત્પન્ન થયા છે તે જે દશા આપણી ન થાય એ દશા રહે અંતરાય કર્મ એટલે શું તમારા છોકરો જવાતો હોય તો તમે એને કહો આમાં શું કારણ ચાર પણ પિતાજી મળશું એના કરતા દાદાના આપતો ને હા તમે ત્યારે તમે કોઈ બોલી પણ એ બધો અંતરાય બોલ્યો અહીંયા અંતરાય હા પિતા ખાઈ નું જે સૂત્ર જવા છે આત્મા આયુર્વેદ જતું રહેશે આત્મા તમે જેટલા આશરા ના ભૂલાય એ બુદ્ધિ નું દાપણ છે મારી ના મેં પૂછી કે આવું કહેલું આવું કહેલું એને અંતરાજ પર તરફ કપડા પહેરતો હોય અને આપડે કહીએ નકા પૈસા પકડ ત્યારે કપડા સુરગાડી કરીને બધું સદાય એ અંતરાય પડ્યું આપણ નહીં બને વાંચો કોઈ પાછો નહીં વાંચો કોઈ પાછો પણ દાદા કેટલાક કેટલાક કેવી ફરજો આવી પડે તો તારે તો થોડો અંતરાય કરવો પડે ને કુટુંબ ની અંદર વડીલ હોય એટલે ફરજિયાત કોઈ વખત આપડે ધોઈ નાખવું છે કરો પણ ધોવાનું અત્યાર હોય ત્યારે ધોઈ નાખવું છે ધોવાનું અત્યાર હોય પેપર વાળા નાખવું પડે અત્યાર વાળા ધોઈ નાખે છે જોઈ નાખે ઘરે મૂકીને દાદા સત્સંગ માટેના જે છે તે અંતરાય સાથ કેવી રીતે પડતા હશે દાદા નો સત્સંગ ચાલતો જ હોય અને છતાંય અંતરાય પડતા હોય ના આવી શકાતું હોય એ કેવી રીતે પડે અંતરાય ના આવી શકાતી અંતરાય નહીં એ અંતરાય નું ફળ છે ના આવી શકાય તે અંતરાય પેલા પાડેલા નું ફળ છે ખાતા ઉઠાવી લો તમે બીજી નાખતા બીજી નાખતા લોકો ઉઠાવી પેલા ઉઠાવી દેલા આ લોકો કે અંતરાય પર બાકી રાખ્યા અંતરાય પાંચ રોગ આવે પોતે એક માણસ એની વાઈફ ને કે છે કંટ્રોલ હતો કંટ્રોલ ચોખા ઉખા ભરેલું છે આ કંટ્રોલ માં આટલો બધો સાહેબ વાત વિચાર કરી રહ્યો હોય રોજ ખર્ચું જમશે ખા કઈ શકતા તો ખબર નથી એટલે આવા અંતરા બહુ પાડીએ છીએ આવી ખબર નથી દાદા આજે પેલી વખત જાણ્યું બાકી ડાયાબિટીસ હોય તેને આપણે કહીએ કે તમે જરા ભાત જરા કંટ્રોલ કરો ઓછો ખાઓ તમને ખબર નથી આ બધા જ્ઞાન છે એટલા આવે શાસ્ત્રમાં એનો પહેલો જ્ઞાન એટલા વાતો કરે અંતરાય કરશે મારે અંતરાય કરશે શું અંતરાય જોવાની જો તમે એકલા ગયા ને બધા મોટી મોટી બડી બડી આપડે કઈ વાત બોલવા જેવું મારા છોકરા જેવું પોતે અભ્યાસ પર તું નહીં બને એવા સંજોગો રસ્તા જ્ઞાતા દાખલા તરીકે ડાયાબિટીસ હોય અને છતાં આટલો બધો ભાગ દીધો હોય તો આપણે જ્ઞાતા ને જોયા કરવું એ ગમે છે કે આખું હાજરીઓ પાસે દૂર ખાતી એટલે આવે આપણી હાજરીમાં ખાઈ એટલે આપણે નીકળી જશે આ છોડ જે આજે પડ્યો તો ઘણા ઘણા સોલ્યુશન નીકળી જશે આમાં અંતરાય કર્યા કરીએ છીએ એટલે દાદા મહેતા સાહેબ એમ કે છે અહિત થાય છે તો પછી એ વસ્તુ માટે આપણે નામ કેવી જોઈએ ને ખાવાથી અહિત થાય છે કેમ ખાવાથી અમુક વસ્તુ ખાવાથી આપણે ના કહેવાય આપણે એને આ વિગત સમજાવવાની જરૂર કે આમ કરવાથી શરીર આમ શરીર આમ શરીર છે શરીર આ થઈ નહીં કરો એવું પોલીસ એક્શન નહીં કહેવાય પોલીસ એક્શન નહીં કહેવાય વિગત ڈبر پگڑے بنے آجوگوں ڈگرے پگڑے بنے جانے بات چیت کرواجی તમે અંતરાય કહ્યું ત્યારે હવે દાદા નવીનભાઈ પૂછે છે કે આજે અંતરાય છે તેની અંદર કેટલાક છે પોઝિટિવ અંતરાય હોય અને કેટલાક નેગેટિવ હોય કોઈને આપણે જમવા માટે વધારે દબાણ કરીએ જમવા માટે વધારે દબાણ કરીએ જમવા માટે જમવા માટે એને એને પ્રમાણસર લીધું કે ના બરોબર છે તું વધારે જરા લે એને પ્રમાણ કરીને એને આગ્રહ કરીને વધારે કરીએ દબાણ કરીને વધારે ખવડાવીએ તો એ અંતરાય ખરો એ અંતરાય તૂટ્યો